શ્લોક નંબર નાઇન તાનુલ્લંઘ્યાત્ર વર્તન્તે યે તુ સ્વૈરમ કુબુદ્ધયઃ त इहामुत्र च महत् લભંતે કષ્ટમે વહી અને તે સદાચારનો ધીરી ગતિમાં ઉતાવળ ફાસ્ટ નહીં જાવ અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આલોક તથા પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને પામે છે જે મનુષ્યો હિંસા અધિકમાં રુચિવાળા અને કુબુદ્ધિવાળા છે તે આ સદાચારનું ઉલ્લંઘન કરીને આ જગતમાં મન ફાવે તેમ વર્તે છે તે મનુષ્યો આલોકમાં અને પરલોકમાં નિશ્ચિત મહાદુખને પામે છે તે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે યહ શાસ્ત્ર વિધિ મૃત્સુજ્ય વર્તતે કામકારત ન સ સિદ્ધિમ વાપનોતી ન સુખમ ન પરામ ગતિમ જે મનુષ્યો શાસ્ત્રમાં કહેલા વિધિ નિષેધનો ત્યાગ કરીને પોતાનું મનમાન્યું વર્તન કરે છે તે ક્યારેય સિદ્ધિને પામતો નથી પરમ ગતિ મોક્ષને પામતો નથી અને સુખને પણ પામતો નથી શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે વેદોક્તમેવ કુર્વાણો નિસંગોર્પિત મિશ્વરે નિષ્કર્મ્યામ લભતે સિદ્ધિમ રોચનાર્થા ફલશ્રુતિ નાચરેદ્યસ્તુ વેદોક્તમ સ્વયમગ્નો અજિતેન્દ્રિય વિકર્મણા ય ધર્મેણ મૃત્યોર્મૃત્યુમુપેતિ સહ ફળની ઈચ્છા ભગવાનને સમર્પિત કરે અને વેદોક્ત કર્મ કરતો રહે તેને કર્મોની નિવૃત્તિ થવાથી જ્ઞાનરૂપ સિદ્ધિ મળી જાય છે ફળનો નિર્દેશ તો કર્મોમાં રુચિ ઉત્પન્ન કરવા માટે હોય છે જે સ્વયં અજ્ઞાની છે અજિતેન્દ્રિય છે તે મનમાની રીતે વેદોક્ત કર્મને તજી દે છે તો તે વિકર્મરૂપ અધર્મ જ કરી રહ્યો છે તેથી તે વારંવાર જન્મમરણને પામ્યા કરે છે વળી છઠ્ઠા સ્કંધમાં પણ કહ્યું છે કે યદશો શાસ્ત્રમુલ્લંઘ્ય સ્વૈરચાર્યાર્ગર્હિત અવર્તત અવર્તત ચિરમ કાલમ અઘાયુર અવર્તત અવર્તત આખો છે ને અવર્તત ચિરમ કાલમ અઘાયુર શુચિર શુચિર્મલાત તદ એનમ દંડપાણે સકાશમ કૃત કિલબિષહમ કિલબિષમ નેશ્યામોક અકૃત નિર્વેશમ યત્ર દંડેન શુદ્ધ્યતિ આ અજામિલે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને સ્વચ્છંદ વર્તન કર્યું છે આ સત્પુરુષો દ્વારા નિંદિત છે આણે વેશ્યાના મળ સમાન અન્નથી પોતાનું જીવન ગુજાર્યું છે આનું જીવન જ પાપમય છે આણે અત્યાર સુધીમાં કરેલા પાપનું પ્રાયશ્ચિત જ કર્યા નથી આથી અમે આને દંડધર યમરાજ પાસે લઈ જશું ત્યાં આ પોતે કરેલા પાપોનો દંડ ભોગવીને શુદ્ધ થશે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પણ કહે છે કે વિહિતસ્યાનનુષ્ઠાનાન નિંદિતસ્ય જ સેવનાત અન અનિગ્રહ અનિગ્રહાત ચેન્દ્રિયાણામ અનિગ્રહાત ચેન્દ્રિયાણામ નરહ પતનમ મૃચ્છતિ જે શાસ્ત્રોની આજ્ઞા પાળે નહીં નિષેધ કર્યો હોય છતાં પાપમય આચરણ કરે અને પોતાના ઇન્દ્રિય અંતઃકરણને વિષયભોગથી રોકે નહીં આવા મનુષ્યોથી આવા મનુષ્યોની અધોગતિ થાય છે શ્લોક નંબર ટેન અતો ભવદ્ભીર્મચ્છિષ્યે હજી લાંબે ટાળે વાંચો અતો ભવદ્ભીર્મચ્છિષ્યે સાવધાન તથા કિલે प्रीत्येर्तामनुसृत्येव વર્તિતવ્યમ નિરંતરમ તે માટે અમારા ગુજરાતી હોત એ લાંબે ટાળે વાંચો તે માટે અમારા આશ્રિત એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં તે માટે મારા આશ્રિત તમારે સર્વેએ પ્રમાદ કર્યા વિના સાવધાન થઈને આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું મનુષ્યના જીવનમાં પ્રમાદને મૃત્યુ ગણાવેલો છે તે સનત સુજાતીયમાં કહ્યું છે કે પ્રમાદમ વ્યય મૃત્યુમહમ બ્રવિમી તથા અપ્રમાદમ અમૃતત્વમ બ્રવિમી પ્રમાદાદ્વાય સુરાહ પરાભવન ન પ્રમાદ્વેવ ન પ્રમાદાદ્વૈવ બ્રહ્મભૂતા હિ દેવા હું પ્રમાદને મૃત્યુ કહું છું અને પ્રમાદના ત્યાગને અમરપણું કહું છું અસુરો પ્રમાદને લીધે હારી ગયા હતા પ્રમાદ નહીં કરવાથી દેવતાઓ બ્રહ્મરૂપ થયા હતા પ્રમાદ શું કહેવાય જે કરવાનું ન કરે ન કરવાનું કરે કરવાનું ન કરે ન કરવાનું કરે કરવાનું ન કરે પહેલાં હું તમે કીધું ન કરવાનું તમે કરવાનું ન કરે કરવાનું ન કરે એ આળસુ હતે કહેવાય કરવાનું ન કરે ને પડ્યો રહે તો એને આળસુ કહેવાય પણ કરવાનું ન કરે ને ન કરવાનું કરે તો એ પ્રમાદ પ્રમાદમ અહમ વ્યય પ્રમાદ હું વાક્ય છે એમાં પ્રમાદમ વ્યય મૃત્યુમહમ બ્રવીમી પ્રમાદમ વ્યય મૃત્યુમહમ બ્રવીમી એમ પ્રમાદને હું મૃત્યુ કહું છું કોણ કે છે સનત સુજાતા સનકાદિકો એમ કે છે પ્રમાદને અમે મૃત્યુ કહી છે હું પ્રમાદને મૃત્યુ કહું છું અને પ્રમાદના ત્યાગને અમરપણું કહું છું પ્રમાદનો ત્યાગ કરી દે એટલે એ અમર થઈ ગયો મરવાનું ન રહ્યું અસુરો પ્રમાદને લીધે હારી ગયા હતા પ્રમાદ નહીં કરવાથી દેવતાઓ બ્રહ્મરૂપ થયા હતા એટલા માટે જ ભગવાન નારાયણે કહ્યું છે કે તમે તત્ શ્રદ્ધયા રાજન પ્રમતો વેદો પ્રમતો વચો મમ જ્ઞાન વિજ્ઞાન સંપન્નો ધારયન્નાશુ સિદ્ધ્યસી હે રાજન તમે જો મારા આ ઉપદેશને સાવધાન થઈને શ્રદ્ધાભાવથી યાદ રાખશો તો જ્ઞાન અને વિજ્ઞાનથી સંપન્ન થઈને તત્કાળ સિદ્ધ થઈ જશો એટલા માટે મહાન સુખની પ્રાપ્તિના ઉત્સાહથી આ શિક્ષાપત્રી પ્રમાણે જ નિરંતર વર્તવું શ્લોક નંબર ઇલેવન કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકે મત મત્કુણા દે રપી બોધ્યા કદાચન અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ માકડ ચાચડ આદિક જીવ તેમની પણ હિંસા ન કરવી ખરેખર આ સંસારરૂપ સાગરમાં પડેલા જીવ પોતે કરેલા અનેક પ્રકારના કર્મોથી જ ડૂબકા ખાય છે તેમણે ચોથો પુરુષાર્થ મોક્ષ મેળવવો એ જ તેમનું પરમ શ્રેય છે એટલે પોતાના આશ્રિત જીવોનું મોક્ષરૂપ હિત થાય આવા આશયથી મોક્ષકારી ધર્મોને મુખ્ય રૂપમાં આશ્રીને શ્રીહરિ ચારેય વર્ણોના સામાન્ય ધર્મોને કહે છે તેમાં પણ પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ બે પ્રકારના આચરણમાં વિહિત આચરણ કરતાં નિષિદ્ધ નિવૃત્તિનું પ્રાધાન્ય જાણીને પ્રથમ નિષિદ્ધથી નિવૃત્તિરૂપ આચારનો ઉપદેશ આપે છે વિહિતનું અતિક્રમણ કરતાં નિષિદ્ધ આચરણમાં વધુ પાપ થાય છે નિષિદ્ધમાં પણ હિંસા અતિ ક્રૂર કર્મ છે અતિ દુષ્ટ કર્મ છે એટલે શું કહેવાય આગળ કીધું એમ વિહિતનું નિષેધનો એટલે શું સમજ્યા તમે નિષેધ કર્મ એમાં પાપ વધારે થતું હોય એટલે પેલું બધા કરતાં જરૂરી છે એટલે પેલું મારે જેનું પ્રતિપાદન કર્યું વિહિત કર્મમાં નિષેધમાં પાપ વધારે છે વિહિતમાં નિષેધ કરતા ઓછો છે કહું પણ વિહિતમાં નહીં પાપ નિષેધમાં વધારે નિષિદ્ધ કર્મ ફરજિયાત છે એટલે એમાં પાપ વધારે અને વિહિત કર્મ મરજિયાત છે થઈ શકે એટલું કરવાનું ન થઈ શકે એટલું કાંઈ તો એનો લોપ ન થયો કહેવાય એનું અતિક્રમણ ન થયું કહેવાય અને નિષેધનો ન કરે તો એનું અતિક્રમણ થયું એટલે એનું પાપ અતિક્રમણ અતિક્રમણનું પાપ છે વિહિતનું અતિક્રમણ નથી થયું વિહિતનું અતિક્રમણ કરતાં નિષિદ્ધાચરણમાં વધુ પાપ થાય છે નિષિદ્ધનું અતિક્રમણ કરવું એમાં વધારે પાપ છે વિહિતનું અતિક્રમણ એટલે શું નહીં કરવું ન થઈ ન કરવું એમ આખા ચાતુર્માસમાં ધારણા ફારણા કરવાની કીધા છે આખા ચાતુર્માસમાં કે સાધુ એ આખા ચાતુર્માસે ચારે મહિના ધારણા પારણા કરવા તો ન કરે તો હાવ ન કરે તો થોડુંક થાય તો થોડુંક થાય પણ ન કરે તો ઓલું પાપ એવું ન થાય કે જે નિષેધ લોપે એને નિષેધ લોપે તો એને વધારે પાપ થાય વિધિ છે એ કરે તો પૂન થાય કરે તો પૂન થાય અને નિષેધ પાળે તો પૂન ન થાય પાપ બાંધે પાપ અટકે નિત્ય નૈમિતિક અને ત્રણ પ્રકારના કર્મ છે ને એક નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ અને કામ્ય કર્મ આ ત્રણ પ્રકારના કર્મ એમાં નિત્ય કર્મ કોને કહેવાય રૂટીનમાં કરે તો પૂન ન થાય ન કરે તો પાપ થાય ન કરે તો પાપ થાય સંધ્યા ન કરે તો એને પાપ થાય સંધ્યા કરે તો પૂન કઈ ન થાય એ તેને કરવાનું હતું જ એટલે કર્યું એમ એટલે નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ કરે તો એનું ફળ મળે કરે તો એનું ફળ મળે ન કરે તો પાપ ન થાય પાપ થાય ગરણને દે નાવ નહીં તો પાપ ન થાય અને નાવ તો થાય ગરણને દે નાવ તો આખા વરણનું પૂન થાય એવું કીધું છે ને ઘરણને નદી ન નાય તો એ આખું વરહ ન નાય એવું ગણાય દરરોજ નાય હાબુથી તોય પછી એ ન નાયા જેવો કહેવાય એમ ઘરણને દી નાય તો આખું વરહ નાય લીધું એમ કંઈ જ રાખ્યું હાબુ તેથી વધારે કંઈ નાખે એટલે આ દરરોજનો કલાક કલાક લાગી ગયો એને એટલે નૈમિતિક કર્મ હોય એ કરે તો પોઈન થાય અને ન કરે તો પાપ થાય અને કામ્ય કર્મ કરે તો પુન થાય ન કરે તો કઈ પાપ ન થાય કામ્ય કર્મ છે તમે કઈ માનતા કરી અને કરો તો એ ભગવાન તમને હું હો દંડવત ચડાવે કે હનુમાન બાપાને કીધું હોય કે શનિવારે નાળિયેર ચડાવે તો ચડાવો તો ન ચડાવો તો કઈ ચડાવો તો કઈ ન ચડાવો તો પાપ થયો એના કરતા અગાઉથી બોલો જ નહીં કે શનિવારનું શુક્રવારનું કાંઈ નહીં તો વાંધો નહીં પણ કઈ ચડાવો કે હનુમાન બાપા તમને હું નાળિયેર ચડાવે અને પછી ચડાવો નહીં કે મળ્યું નહીં નહીં તો કમસે કમ લીલું ચડાવી દેવું કે લ્યો તમે પીવો પણ નાળિયેર ચડાવવું જોઈએ તે દે તો પાપ ન થાય એટલે ત્રણ પ્રકારના કર્મ એમાં નિષિદ્ધ કર્મ એટલે નિત્ય નૈમિતિક અને કામ્ય પછી એના એના બે ભાગ ભાગ પડ્યા એક વિહિત અને એક નિહિત એમ એમાંથી એમાંથી બે ભાગ પડ્યા એટલે વિહિત કર્મ કરે તો કેટલા એમાં જો નિત્ય હોય તો પૂર્ણ ન થાય અને નિત્ય ન હોય તો પૂર્ણ થાય યજ્ઞ કરવો એ વિહિત કર્મ કહેવાય અને સંધ્યા કરવી એ વિહિત કર્મ કહેવાય સંધ્યા કરે તો પૂન ન થાય અને યજ્ઞ કરે તો થાય વિહિતનું અતિક્રમણ કરવા નિશ્ચિત યમ અને નિયમ આવ્યા હતા ને આગળ ક્યાં આગલા શ્લોકમાં યમ અને નિયમ એમાં હું આવ્યું હતું યમ છે એ ફરજિયાત છે અને નિયમ છે એ મરજિયાત એનું અનુષ્ઠાન ન થયું હોય તો પાપ ન થાય અનુષ્ઠાન થયું હોય તો પૂન થાય અને યમ છે તો એનું તો ભંગ થાય તો પાપ થાય પૂન થાય એનું યમ નિયમમાં પણ આ નિત્ય કર્મમાં એક નો પૂન થાય નિત્ય કર્મનો બીજો કયો વધારાનો એડવાન્સ ફાયદો નહીં ન કરે તો ગેરલાભે એટલે પેલા ક્યાં કર્મ કીધા મહારાજે નિષેધ કર્મ નિષેધ કર્મ કીધા હિંસા ન કરવી વિહિતનું અતિક્રમણ કરતા નિષિદ્ધાચરણમાં વધુ પાપ થાય છે નિષેધમાં પણ હિંસા અતિ કર્મ છે નિષેધ નિષિદ્ધ કર્મ એટલે નિષેધ વાક્યનું અતિક્રમણ અને વિહિત એટલે વિહિત વાક્ય વિહિતનું અતિક્રમણ થયું હોય તો એ ન કરે એનો અર્થ એવો એ કીધું હોય તો ન કરે તમારે જપ કરવાનો એ વિહિત કર્મ કહેવાય દરરોજ જપ કરવો જોઈએ તો જપ ન કરો તો ન કરો તો પાપ ન થાય પણ પુણ્ય ન થાય નિષેધમાં પણ હિંસા અતિ ક્રૂર કર્મ છે અતિ દુષ્ટ કર્મ છે નિષેધમાં વધારે વધારે આ હિંસા કર્મ છે એ બધા નિષેધમાં એકદમ શિરોમણી છે માટે સૌ પ્રથમ તેની નિવૃત્તિ બતાવે છે મારા આશ્રિતોએ આ લોકમાં કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી ન હિંસ્યાત સર્વભૂતાની સર્વભૂત પ્રાણી માત્ર કોઈની હિંસા ન કરવી એવું લખ્યું છે ન હિંસ્યા સર્વાભૂતાની સર્વભૂત પ્રાણી માત્રની હિંસા ન કરવી આમ સ્મૃતિમાં કહ્યું છે આમ સામાન્યપણે જીવ હિંસાનો નિષેધ કર્યો છે જન સમાજમાં જોઈએ તો ઝીણા જૂ માકડ આદિ જંતુઓને સ્ત્રીઓ કે પુરુષો લગભગ મારી નાખતા હોય છે કે માર્યા છે નહીં માકડ નહીં એવા ખાટલા નહીં રાખ્યા હવે માકડ થાય એવા જન સમાજમાં જોઈએ તો ઝીણા જૂ માકડ આદિ જંતુઓને સ્ત્રીઓ કે પુરુષો લગભગ મારી નાખતા હોય છે તે દેખાદેખી રૂપ સાંસર્ગિક દોષથી કે રાજસ તામસ સ્વભાવરૂપ દોષથી પોતાના આશ્રિતો આ ઝીણા જંતુઓની હિંસા ન કરે આવું ધારીને શ્રીહરિ વિશેષપણે જીવહિંસાનો નિષેધ કરે છે ઝીણા જૂ માકડ ચાચડ લીખો અને મચ્છર વગેરે જંતુઓને મારી નાખવારૂપ હિંસા જાણી જોઈને તો મારા આશ્રિત કોઈએ કરવી જ નહીં પ્રાણીનો હિંસા એવું કહી દીધું હોત તો એમાં ઝીણા એવા જૂ માકડ ચાચડ નો આવી જાય મારે શિક્ષા પત્ર કીધું કશ્યપી પ્રાણીનો હિંસા નૈવ કાત્રયાત્રામાં મગઈ સૂક્ષ્મયુકા મતકોણા દે એટલે હું સૂક્ષ્મયુકા મતકોણા દે ઝીણા એવા યુક એટલે લીખ ટોલા ટોલા અને મતકોણ એટલે માકડ અને આદિ એટલે ચાંચડ આદિ એટલે ચાંચડ એને મારવાની તો એ સર્વમાં ન આવ્યા કશ્યા બી પ્રાણીનો હિંસા કોઈ પણ પ્રાણીમાં ન આવ્યા કે તો બીજી વાર શું કરે લઈ ગયું વધારે ભાર દેવા માટે વધારે ભાર દેવા માટે એની નો હિંસા કરવી આ બધા કરે છે આને માનતા મારતા જ માનતા જ નથી એમ કે આપણને કરડે તો શું કરવું આપણને કરડે એટલે આપણે એને કરડવાનું એમ એવું માનતા હોય એ તો એવું ન માનવું એમ અજાણમાં જો પાપ થઈ ગયું હોય તો તેની શુદ્ધિ માટે સ્તુત્ય પ્રાયશ્ચિત બતાવ્યું છે આપતકાલીન ધર્મોમાં કહ્યું છે કે કૃત્વા પાપમ પૂર્વમ અબુદ્ધિ પૂર્વમ પુણ્યાની ચેત કુરુતે એમ ન હોય શ્લોક હરખો વાત તો શીખો વાંચો કૃત્વા પાપમ પૂર્વમ અબુદ્ધિ પૂર્વમ પુણ્યાની ચેત કુરુતે બુદ્ધિ પૂર્વમ ના એ તો શ્લોક ક્યાં છે એ તો એમને જ વાક્ય છે ક્યાં વાંચો છો તમે કૃત્વા પાપમ એમાં જ ઠેક બીજે ક્યાંકથી લીધું લાગે છે હે મૂળમાં છે ચોત્રીસમાં ભેજું પહેલા ફકરામાં પહેલી લીટી છેલ્લી લીટી કૃત્વા પાપમ પૂર્વમ અબુદ્ધિ કૃત્વા પાપમ પૂર્વમ અબુદ્ધિપૂર્વમ પુણ્યાની ચેત ગુરુતે બુદ્ધિપૂર્વમ સતત પાપમ નુદતે ધર્મશીલો વાસો યથા મલિનમ ક્ષારયુક્ત્યાય કૃત્વા પાપમ પૂર્વી પૂર્વ અબુદ્ધિપૂર્વમ પુણ્યાની ચેત કુરુતે બુદ્ધિપૂર્વમ સ તત્પાપમ નુદતે ધર્મશીલો વાસો યથા મલિનમ ક્ષારયુક્ત્યા કોઈ માણસ અજાણમાં પાપ કરી બેસે અને તે પછી સમજીને વિચારીને તે જો તેનું પ્રાયશ્ચિત કરે છે તો જેમ મેલા કપડાને એક ક્ષારવાળી કોઈ વસ્તુ ઘસીને ધુવે તો તે સ્વચ્છ થઈ જાય તેમ તે ધર્મશીલ મનુષ્ય પોતાના પાપોનો નાશ કરી શકે છે ભૂલથી થઈ ગયું હોય તો પાપ નાશ થઈ જાય જાણીને કર્યું હોય તો પ્રાયશ્ચિત કરે તો તો શું થાય તો પછી શું કરો પ્રાયશ્ચિત કરવું આ લોકમાં આ લોકમાં તો અમથું પાપ થઈ ગયું એટલે નાશ જ થઈ ગયું કહેવાય ગયું જ કહેવાય એને પછી કોણ સંભાળે છે એનાથી પૂર્ણ થાય એટલું એમ પ્રાયશ્ચિત કરે તો પૂર્ણ થાય ને ઓલું પાપે થાય બે વાના થાય જાણીને કરે તેવું થાય તો પૂર્ણ થાય અને પાછું શુદ્ધિ થાય આ લોકમાં અશુદ્ધ થઈ ગયો હોય પાપ થઈ કરીને તો એને શુદ્ધિ થાય એટલે પવિત્ર કર્મ કરવાને યોગ્ય થાય એ એનું ફળ તથા વિહિતમ યદ કામાનામ કામા તદ દ્વિગુણમ ભવેત તેમજ અજાણતા થયેલા પાપનું જે પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહ્યું હોય તેના કરતાં જાણીને કરેલા પાપનું પ્રાયશ્ચિત બમણું સમજવું આ રીતે જાણીને કરેલા પાપનું બમણું પ્રાયશ્ચિત સ્મૃતિ જણાવે છે આ બાબતમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે પ્રાયશ્ચિતૈરપ પ્રાયશ્ચિતૈરપી એત્યેન એત્યેનો રપેત્યેનો પ્રાયશ્ચિત્તે યદ જ્ઞાનકૃતમ ભવેત કામતો વ્યવહાર્યસ્તુ વચના હિ વચનાદિહ જાયતે અજાણે કરેલું પાપ પ્રાયશ્ચિત કરવાથી ટળી જાય છે પ્રાયશ્ચિત્તે રપે તેનો એનું ગુજરાતી શું થાય એની સંધિ છૂટી પાડ પ્રાયશ્ચિત્તે રપે તેનો એટલે એની સંધિ છૂટી પાડો પ્રાયશ્ચિત પ્રાયશ્ચિતે અપી પાડો પાડો એમણે પ્રાયશ્ચિતે અપેતિ અ વત્તા એ હોય તો શું થાય હે અ વત્તા એ અપેત્ય એનો એટલે અ વત્તા એ થયો ને તો અ વત્તા એ હોય તો એની સંધિ શું થાય તો અ થયો છે કે આમાં એવું તો કઈ થયું નથી સંધિ તો ભણ્યા છો કે નહીં એમાં જેવાનું જે હોય પાડી જ નાખો એ ઘરે પ્રાયશ્ચિત રબી ભાઈ તમે પાડો સાબિતી અંદર ત્રણ નોકી નોકી પાડો તો બે ત્રણ જણા થાવ તે નોખું પડશે તો કરતા ભાઈ એક જણાથી તો ક્યાં પડે એવું છે એકાદ શેડો તમે ખેંચો ભાઈ એકાદ શેડો તમે ખેંચો તો એ નોખું પડશે ને પૈસા આવી તમે પાડો અપી એટલે એ વત્તા એ તો શું થાય અપીનો ઈ અને એ તો શું થાય ભાઈ સ્વામીજી હવે તમે ક્યાંક એકાદો શેડો ખેંચો પ્રાયચિત્તૈ અપૈતિ યાદા સ્વામીજીએ કીધું એમ એનું ગુજરાતી કરો એટલાનું જ ખાલી એટલો એટલો કટકો જ નગર આગળ સદગુણ સામી કરી દે તો તમારી બધા બધા આબરું જાહે બધાની प्रायश्चित्ती જોવાય હું માથું ધોવાઈ જાય કે વાહો ધોવાઈ જાય શું ધોવાય પાપ કરે તો વાહો ધોવાય એટલે જમ ધોવે એમ તો પાપનું ક્યાં એમાં આવ્યું છે કઈ હે એના એનો કે એના કે ઈનો એનો તો ગડબડ થઈ હોય તો કરવાનું હોય પ્રાયશ્ચિત કંઈક ભાઈ તમારે શું આવ્યું તમારે હે તમે કઈ સૂટું પાડ્યું એમાં કઈ આવ્યું ઈનો કે એનો છે ઈનો જ લાગે છે ઈ વત્તા ઓલું એ થઈ ગયું છે તો અ વત્તા ઈ હોય તો એ થઈ જાય ને ઈનો કે એનો જ લાગે છે કે નહી કે એનો તો એનો એટલે કોનો કે હું એમ એનો એટલે સ્વામીજી કયો હે અહીના એમાં તો અહીના હતો નથી અહીના તો એક માત્ર ક્યાં ગયો હે તો એનાનું શું એનું એના એટલે શું એમ એના એટલે પાપ એના એનસ એનસ એટલે પાપ અને સ નો વિસર્ગ થઈ ગયો વિસર્ગ નો ઓ થઈ ગયો એટલે એ નો એનસ છે મૂળ શબ્દ પ્રાયચિત્ત એન આપે પ્રાયચિતથી પાપ દૂર થાય છે વાંચો પ્રાયશ્ચિત્યેરપેત્યેનો યદ જ્ઞાન કૃતમ ભવેત યદ અજ્ઞાન કૃતમ ભવેત એમ યદ સંધિ થઈ જાય ને સંધિ થઈ જાય કે નહીં કોણ કોણ સંધિ થઈ બાળક યદ અજ્ઞાન યત અજ્ઞાન કૃતમ ભવે જો અજ્ઞાનથી થયેલું હોય તો પ્રાયશ્ચિતથી ધોવાય એમ બોલો કામ તો વ્યવહાર યસ્તુ વચના દેહ જાયતે એટલે હું ત્યારે ગુજરાતી શું થાય કામ તો વચના દીહ કામ તો વ્યવહાર્યસ્તુ વચના દીહ જાય તે જાયત કે જાયતે કે જાયતી હે તો પછી ઓલું માત્રો ક્યાં ગયો માત્રો ક્યાં ગયો પાણી પીવું હાલો ગુજરાતી કરો જલ્દી જો હાલ આપણે તો કથા આગળ બહુ આગળ ધબધબાવી છે काम तो व्यवहार्यस्तु वचना दीह जायत गुजराती करो कोई पर जोई गयो क्या गल के नहीं जोई गयो तो पैसा हम्म। तो? भी करो અરે તો વાંચો લ્યો કામતો વ્યવહાર્યસ્તુ વચનાદિહ જાયતે અજાણે કરેલું પાપ પ્રાયશ્ચિત કરવાથી ટળી જાય છે પણ જે પાપ જાણીને કર્યું હોય તે પ્રાયશ્ચિતથી ટળતું નથી પાપી માણસનો સમાજે વ્યવહારમાંથી બહિષ્કાર કર્યો હોય તો પ્રાયશ્ચિત તે પાપીને વ્યવહારમાં લેવાલાયક કરે છે કામ તો વ્યવહાર્યસ્તું વચના દીહ જાય તે હવે ગુજરાતી કરો હવે તો આવી ગયું ને ગુજરાતી તો પાપ કર્યું તેનો ભાઈ સદગુણ સ્વામી એકવાર કહી દો આ લોકોને એકવાર કહી દો તમને જે યાદ રાખ્યું હોય યાદ હોય કહી દો ફટ દે એટલે આ પાસે તમારી પાસે બહુ અમે ભણેલા છીએ એમ ટાયડા ન થાય હા પછી કાલ સવારે તો બધા એમ કે અમે મૈસૂરની ડિગ્રીવાળા છીએ તમે આમ વાહે બેહો ઠેઠ એટલે ખૂણે બહાર છે એને હાટું કહી દો તમે એકવાર તો એ તમારું ખૂણામાં ન્યાય પછી વાહે બેહવું ન પડે હાલો ભાઈ ફરીથી ગુજરાતી વાંચો અજાણે કરેલું પાપ પ્રાયશ્ચિત કરવાથી ટળી જાય છે પણ જે પાપ જાણીને કર્યું હોય તે પ્રાયશ્ચિતથી ટળતું નથી પાપી માણસનો સમાજે વ્યવહારમાંથી બહિષ્કાર કર્યો હોય તો પ્રાયશ્ચિત તે પાપીને વ્યવહારમાં લેવા લાયક કરે છે હવે કામ તો વ્યવહાર્યસ્તુ વચના દીહ જાય તે એટલાનું ગુજરાતી કરો હવે આમાંથી ઓલું કાઢીને નોખું કાઢીને ગુજરાતી તો કરી જ દીધું છે લ્યો ભાઈ સ્વામીજી તમે કરો ભાઈ તમારો વારો એટલો એટલો તમારો વારો વારામાં સમજતા જ નથી કઈ હલો ભાઈ તમે કયો વારા બારામાં કઈ સમજવાનું નહીં કામ તો વ્યવહાર્યસ્તુ વચનાદિહ જાયત એટલે કામ કામના પૂર્વક એમ કે ઈચ્છાથી જાણીને કરેલું પાપ કામ તો એટલાથી ને એટલું લઈ લેવાનું જાણીતો આગળનો શ્લોક છે ને પ્રાયશ્ચિતે રપે તેનો યદ અજ્ઞાન કૃતમ ભવે એમાંથી થોડોક અનુવૃત્તિ લેવાની છે યદી કામ તો યદ કૃતમ પાપમ ભવેત જો જાણીને થયું હોય તો વચનાત એટલે શાસ્ત્ર વચનાત વ્યવહાર્યમ એટલે વ્યવહાર કરતું યોગ્યમ ભવે એને શાસ્ત્રના વચનથી પ્રાયશ્ચિત કર્યું એટલે એને વ્યવહાર યોગ્ય થાય આગળ વાંચો પાપી માણસનો સમાજે વ્યવહારમાંથી બહિષ્કાર કર્યો હોય તો પ્રાયશ્ચિત તે પાપીને વ્યવહારમાં લેવાલાયક કરે છે પંડિત વિજ્ઞાનેશ્વર મિતાક્ષરામાં કહે છે કે પાપની બે શક્તિઓ હોય છે એક નરક નરકોત્પાદિકા નરકયાતના ભોગવ ભોગવાવનારી અને બીજી વ્યવહાર નિરોધિકા લોક વ્યવહારમાંથી બહિષ્કાર કરાવનારી તેમાં જાણીને પાપ કરનારો પાપી મનુષ્ય જો પ્રાયશ્ચિત કરે તો પાપને લીધે થતી નરક યાતના ભલે ન ટળે પણ લોકવ્યવહારથી થયેલો બહિષ્કાર તો પ્રાયશ્ચિતથી ટળી જાય છે માટે જાણીને કરેલું પાપ ભલે તદ્દન ન માટે જાણીને કરેલું પાપ ભલે તદ્દન ન રહે છતાં તે વ્યક્તિ વ્યવહારને લાયક તો થાય જ છે તદ્દન ન ટળે એમ માટે જાણીને કરેલું પાપ ભલે તદ્દન ન ટળે છતાં તે વ્યક્તિ વ્યવહારને લાયક તો થાય જ છે મોક્ષ ધર્મમાં પરાશર ગીતા છે તેમાં કહ્યું છે કે અજ્ઞાનાદિ અજ્ઞાનાધિ કૃતમ પાપમ તપ સેવાભી નિર્નુદતે નિર્નુદે તપ સેવાભી નિર્નુદે તપ સેવાભી નિર્નુદેત બુદ્ધ્યા કૃત્વા તુ યહ પાપમ શુભમેવાનુતિષ્ઠતિ પ્રાયશ્ચિતમ નરહ કર્તુમ ઉભયમ શોષનું તે પૃથક અજાણે જો પાપ થઈ ગયું હોય તો તેને પ્રાયશ્ચિત કૃતમ પાપમ તપસેવા નિર્નુદેત એટલે એનું ગુજરાતી કરો છે તપસેવા નિર્નુદેત એને સંધિ છૂટી પાડો લ્યો તો બહુ બધું સુરકાર થઈ ગયો છે પછી કથાની તો આપણે કેસેટ કરવી તો એટલે બધા શું સમજશે કે આ બધા શું થયું ભાગી ગયા બધા કથા મૂકીને કે શું થયું રિસેસ પડી લાગે છે કથાની સાંભળવા વાળા ઠીક તો જવા દો હાલો આગળ જવા દો આપણે રિસેસ નકર નકામી ઓલા બધા સાંભળવા વાળાને એમ થાય કે આ રિસેસ બધા ભાગી ગયા ક્યાં ગયા કથામાંથી ટીવીમાંથી નથી જાય ને પછી બોલે કેસેટ જ્યાં હાલતી હોય ને ક્યાં ક્યાંક ગયા એને વાહે આવવું પડશે આઠ હેઠ વાળા હા બોલો અભિનિર નું દેત એમ તપ વડે કરીને એને નાશ કરવો એમ એને સાફ કરી નાખવો વાંચો અજ્ઞાનાથી કૃતમ પાપમ નિર્નુદેત બુદ્ધ્યા કૃત્વા તો યહ પાપમ શુભમેવાનુતિષ્ઠતિ પ્રાયશ્ચિતમ નરહ કર્તુમ ઉભયમ શોષનું તે પૃથક અજાણે જો પાપ થઈ ગયું હોય તો તેને પ્રાયશ્ચિતના રૂપમાં તપ કરીને ટાળી નાખવું જોઈએ પણ જો જાણીને પાપ કર્યું હોય અને પછી તે પાપને ટાળવા પ્રાયશ્ચિત રૂપ શુદ્ધિકર્મ કરે તો તેનું પાપ તો ન ટળે પણ નવું પુણ્યકર્મ પેદા થાય છે અને ફળ અને ફળ ભોગવવા અને ફળ ભોગવવા અવસરે તે પુણ્ય અને પાપનું ફળ સુખ દુઃખ જુદું જુદું ભોગવવું પડે છે તેથી તાત્પર્ય એ છે કે જાણી જોઈને કોઈ પણ પાપ ન કરવું નનું આત્મને દ્રુહતો દ્રોહો ન દોષાય ભવેન્દ્રુણામ જે પોતાનો દ્રોહ કરતા હોય તેનો દ્રોહ કરવો તે દોષરૂપ નથી આવી સ્મૃતિના વચનને આધારે પોતાને હેરાન કરતા જૂ માકડ વગેરેને મારવામાં શો દોષ છે આમ કોઈ કહે તો ત્યાં એમ કહેવામાં આવે છે કે ઉપર કહેલું સ્મૃતિ વાક્ય તો ચાલુ યુદ્ધમાં ક્ષત્રિયોએ આતતાઈઓનો વધ કરી શકાય છે એમ સંમતિ દર્શાવવા પૂરતું જ છે જેમ કે નાતતાઈ વધે નાતતાયી વધે દોષ આતતાયીના વધમાં દોષ નથી આવું મનુ મહારાજનું વચન છે આતતાયી કેટલા છે તે કાત્યાયને ગણાવ્યા છે ઉદ્યતાશીર વિશાગ્નિશ્ચ શાપોદ્યત કરસ્તા કરસ્તથા આર્થવણેન હંતા ચ પિશુનશ્ચાપી રાજની ભાર્યાતિક્રમણ ભાર્યાતિક્રમકારી ચ રંધ્રાન્વેષણ તત્પર એવમ માદ્યાન એવમ માદ્યાન વિજાનીયાત સર્વને વાત સર્વાને વાત તાઈ એમ સર્વાને વાત તાઈ ન વાંચો એની ઉપરથી કોકને મગજમાં સાંભળે તો તરત જ અર્થ થઈ જવો જોઈએ તમે વાંચો આમ ગડબડ ગડબડ ગડતો એને ખબર જ ન પડે કે હું વાંચ્યું એમ શબ્દ હોય એ પ્રમાણે વાંચવાનું અક્ષર હોય એ પ્રમાણે વાંચવાનું એને નહીં પણ શબ્દ હોય એ પ્રમાણે વાંચવાનું આખો શબ્દ છે એ તમે બોલો એટલે ઓલાને શબ્દ સમજાવો જોઈએ કે આ શબ્દ બોલાય સર્વા નેવા સર્વા નેવા તથા એમ સર્વ નેવા સર્વા નેવા તથા સર્વ નેવા પોતાની સામે તલવાર ઉગામી રહેલો ઝેર આપનારો અગ્નિ ચાંપનારો શાપ દેવા હાથ ઊંચો કરનારો મંત્રતંત્રના અભિયોગથી મારનારો રાજકીય વ્યવહારમાં ચાડી કરનારો પોતાની પત્ની ઉપર બળાત્કાર કરવા તત્પર થયેલો અને સતત પોતાના છિદ્ર ખોળનારો આ બધાને આતતાએ સમજવા ઝીણા જંતુઓને મારવાથી તો અંધકૂપ નામના નરકની પ્રાપ્તિ થાય છે એમ શ્રીમદ ભાગવતમાં કહ્યું છે યુદ્ધમાં તો ઓલો મારવા આવ્યો હોય ને પોતાને એમ આ મકોડો તો મારવા તો નથી આવ્યો ખાવા જ આવ્યો છે ને ખાવાની છૂટી હોય બધે હવે ખાવાનો તો અધિકાર છે કોઈને મારવાનો અધિકાર નથી ખાવાનો બધાને અધિકાર એટલે હવે એને બીજાને ખાવું હું એટલે તમે આ થાય તો તમને ખાય એટલે એને મારાય નહીં એ જો મારવા આવ્યો હોત તો વાંધો આવે તો પછી એને મારો તો વાંધો નહીં હરફ તમને કડવા ધોડ્યો અને પછી તમારી પાસે બીજો કાંઈ ઉપાય ન હોય અને તમે મારી નાખો એને જો એને ઘાયલ કરીને એમને રોકી શકો તો મરાય નહીં પણ હવે ઘાયલ ન થયો અને સીધો ગા માર્યો મરી જ ગયો ધોડ્યો હોય તો તમે જ જો એની વાહ ધોડ્યા હોય પછી મારી નાખો તો નહીં એટલે તો ઓલો હાથ થાય કહેવાય કે તમને મારવા દોડ્યો છે એટલે યુદ્ધમાં તો ઓલા જે સામે આવ્યા હોય તો એને હાથ થાય હોય જો એને મારે મારી ન નાખે તો ઓલો પોતાને મારી નાખે એટલે પોતાનો જીવ બચાવવા અને પોતાનું આત્મકલ્યાણ કરવા હતું તઈ એને મારી નાખે તેને વાંધો નથી આજ તાઈ વધે ન દોષ હે આજ તાઈના વધમાં દોષ નહીં પણ મકોડો માકડ ને ટોલા એ તો કે આપણે મારવા ન આવ્યા હોય એ તો ખાવા આવ્યા હોય તો એમ મારે કીધું છે કે હર કોઈ અન્નારથી આવે ને ખાવા દેવું રંધ્રાન એના દોષ ખોળવા માટે એમ દોષ ખોળવા સતત એના દોષ જ ખોળે રાખતો હોય દોષ જ ખોળે રાખતો હોય રાજાઓમાં એવું એટલે પછી એને રાજ લઈ લે કાંઈ એને મારી નાખે એને મારી નાખવા માટે એને વીક પોઈન્ટ બધા ગોતતો હોય એટલે આતતાઈ કહેવાય ને આતતાઈ એટલે મારવા તૈયાર થયો હોય પણ રંધ્ર ગોતીને મારવા તૈયાર થયો હોય એટલે ક્યાંક એને નબળાઈ ગોતીને પછી એ દ્વારા એને મારી નાખે તો આતતાઈ રંધ્રાન વેષાણ તત્પરા रंध्र अन्वेषण તત્પર है ઝીણા જંતુઓને મારવાથી તો અંધકોપ નામના નરકની પ્રાપ્તિ થાય છે એમ શ્રીમદ ભાગવતમાં કહ્યું છે એટલે વંદા હોય એ તો તમારે ઓલા ઓલા ફ્રીજમાં ખરી જતા હોય એ મારવા તો આવ્યા ન હોય એ કે મારવા આવે કે આજે ઉગાડે એટલે મારી પેલું ઉગાડે ને જે કેરી લેવા આવે એને વળી ગઈ બધા એમ આમાં મોજું કરતા બધા ચોટી પડે એવું તો એને કઈ પર્યાણ ન કર્યું હોય શ્રીમદ ભાગવતમાં કહ્યું છે યસ્ત્વિહ ભૂતાનામ ઈશ્વર કલ્પિત વૃત્તિનામ વિવિક્ત પરત પરવ્યથાનામ સ્વયં પુરુષોપકલ્પિત આવા હોય એને મારવાથી પાપ થાય એમ यस्तो भूतानाम ईश्वर कल्पित वृत्ति नाम अविविक्त पर व्यथा नाम એટલે ઈશ્વર કલ્પિત વૃત્તિ નામ એટલે હું સર્વ ક્યાંથી કાઢ્યો તમે આમાં તો ક્યાંય આવ્યો જ નથી તો ઓલા આગલા શ્લોકમાં આવ્યો હતો હા તો ભૂતો એટલે ભૂત જ એમ હા સર્વભૂતો ક્યાં છે તો હું એનો કયો રહ્યા છે એમ ભૂતોમાં ઈશ્વર રહ્યા છે એટલે સર્વભૂતમાં જ ઈશ્વર રહ્યા છે એમને એવું ક્યાં છે આમાં શેનું કર્યું તમે ભૂતાનામ ઈશ્વર કલ્પિત વૃત્તિનામ અવિવિક્ત પરવ્યથાનામ એટલે શું આવ્યું કઈ ભૂતાનામ ઈશ્વર કલ્પિત વૃત્તિ નામ એટલે શું તો એમાં ઈશ્વર કલ્પિત વૃત્તિ છે એમાં તો કે એ અંદર રહ્યા હોય એવું તો ક્યાં કીધું છે અંદર રહ્યા તો છે જ પણ અહીંયા તો અહીંયા તો આમાં એવું નથી આવતું ઈશ્વર દ્વારા રચાયેલી સહજ સ્વભાવ હોય ભગવાને જ એની આજીવિકા નક્કી કરી છે ઈશ્વર ઈશ્વર કલ્પિત વૃત્તિ એટલે હું હે સ્વભાવ નહીં તો તો આપણે સ્વભાવ હોય તો તો પેટ ભરવાનું સાધન વૃત્તિ એટલે પેટ ભરવાનું સાધન સ્વભાવ નહીં સ્વભાવથી કઈ પેટ ભરાય હે સ્વભાવથી તો મનમાં શાંતિ થાય કે આપણે આ કર્યું અને આમ બે ઠોહા માર્યા બે તો મજા આવી ગઈ આપણને તો પેટ ભરાય છે પછી એને બપોરે ન જવું પડે ખાવા હે ઈશ્વર કલ્પિત વૃત્તિ એટલે ઈશ્વર દ્વારા નિર્માણ પેટ ભરવાનું જ નિર્માણ ભગવાને કર્યું હોય કે આનું પેટ આમ જ ભરાય જો એ બટકા ન ભરે માકડ તો એ પેટ કેમ ભરે હે પલંગને બટકા ભરવાથી પેટ ભરાય નહીં નગર તો એ તો ન્યા બટકા ભરે પલંગને બટકા ભરે તો એને પેટ ભરી એટલે ભગવાને જ એને કીધું હતું કે પલંગને બટકા નહીં ભરવાના તમારે એ જો માણા હોવે એમાં તો એને ફરવાના એમ ઈશ્વર કલ્પિત વૃત્તિ નામે તો એ તો આપણને જ બટકા ભરે ને બીજા કોને ભરે આપણે થાવા દઈએ તો ભરે જો હમણાં માખ્યું થવાની છે તો તો એ તો ઓલું તમે રાંધશો એને પહેલાં ખાય માખ્યું એ પહેલાં જ ખાય કે નહીં ખાય હે તો એ તમે રાંધો ને એને પહેલાં એ ખાઈ જાય પછી તમારે ખાવાનું થવા દો એટલે કારણ કે ભગવાને એને કીધું છે કે તમારે પહેલાં થાળ ધરાવીને પહેલાં ખાઈ આવવાનું પછી તો ઓલા ખાઈ જાય તમારે વાહ નહીં રહેવા દે અને વચ્ચે તો નાખી દે પણ તમારા હાથમાં તો નહીં જ આવવા દે કાંઈ એમ એટલે તમારે ક્યારે કરવાનું એને પહેલાં બધી વ્યવસ્થા કરી લેવાની એ જમવા બે એને પહેલાં બધી વ્યવસ્થા તમારે કરી લેવાની એને ભગવાને જ કીધું છે કહીને જાય મોકલી હોય એટલે મોકલે ને એની પહેલાં જ ના પાડી દઈએ કે ભાઈ તમે અહીં નહીં આવતી અમારા ઘેરે તો પછી કાંઈ વાંધો નહીં એને પછી ક્યાંથી ખાઈએ આપણે થાળ ધરાઈ પહેલાં ઈશ્વર કલ્પિત વૃત્તિ નામ અવ્યક્ત અવિવિક્ત પરવ્યથા અવિવિક્ત પરવ્યથા નામ એટલે બીજાને એ બીજાના કષ્ટોને જાણી નોખતા બીજાના દુઃખને જાણવાની શક્તિ એની પાસે નથી એમ એ તમને માકડ તમને બટકું ભરે તો કે એની રાઈડ બોલતી છે એવી એને ક્યાં ખબર છે કે એને બધે મજા આવતી છે આપણી ઘોડે જેમ એને એમ થાય કે આપણે જે બટકું ભરી છે ને આપણને જે મજા આવે છે એવી આને આવતી લાગે છે એટલે એ બીજું ફરે પાછું ઝાઝી મજા દેવી બધાને એવું બધાને હોય માઇક તમે એમ ઉડાડી મૂકો છો તો શું કરે બે એને ખબર છે કે આને મજા આવતી લાગે છે તો ફરીથી બે હોય અને આ મજા આમ આમ કરો છે એ મજાનું જ એમ સમજે કે આને બહુ મજા આવી તો ફરીથી બે હોય બીજાને મજા જ દેવી એટલે અવિવિક પર વ્યથા નામ પુરુષોપકલ્પિત વૃત્તિર પુરુષોપકલ્પી વૃત્તિર વિવિક્ત પર વ્યથા નામ પર વ્યથા વ્યથા નામ ક્યાં છે એમાં પર વ્યથા હા પર વ્યથા પુરુષોપકલ્પિત વૃત્તિ વિવિક્ત પરવ્યથા અને માણસ તો કેવો છે એને તો ખબર છે બીજાને વ્યથા થાય છે એમ પુરુષ ઉપકલ્પિત પર વ્યથા પુરુષને તો ભગવાને પારકાની પીડાને જાણનારો બનાવ્યો છે જાણે નહીં તો કે હું જાણતો મને ક્યાં ખબર છે એમ ન એમ ભગવાને જ બનાવ્યો છે પુરુષોપકલ્પી વૃત્તિ વિવિધતા પર વ્યથા વ્યથામ આચરતે જો એ વ્યથાને આચરે બીજાને પીડાને પીડાનું આચરણ કરે તો પછી ભગવાન એને એને પીડા આપે સપરત્રાંત કૂપે તદભી દ્રોહ અંધકોપે નાખે છે અંધકૂપ નરકમાં નાખે સ પરત્રાંત કૂપે તદ્ભી દ્રોહેણ નિપતતે તત્ર હાસો તે તત્ર હસો હા તત્ર હાસો એટલે એનો અર્થ તત્ર હસો તત્ર હસો તે તેર જુ તૈહી તૈહી જંતુભિહી તેહી તેહી જંતુર્ભિહી એમ જ છે ને તેહિ તેહિ જંતુભિ પશુ પક્ષી મૃગ સરીસૃપેર મશક યુકા મશક યુકામત મશક યુકા યુકામત એમ નથી મશક યુકા મતકોણ મતકોણ મક્ષિકા મક્ષિકા મક્ષિકાદિભિ મક્ષિકાદિભિ એકે ચ એકે ચ અભિદ્રુગ્ધાહ તૈહી એકેચ અભિદગ્ધા અભિદૃગ્ધાહાતૈ અભિદૃગ્ધસ્તૈ સર્વતોભિ સર્વતો અભિદ્રુહ્યમાણઃ સર્વતો અભિદ્રુહ્યમાણઃ જેને જેને માર્યા છે એ બધા અહીંયા અન્ય મારવા આવે છે અભિદ્રુગ્ધા તે અભિદ્રુગ્ધમાણઃ એનાથી પીડાતો તમસી તમસી વિહત નિદ્રા નિવૃત્તિ રલબ્ધાવસ્થાન નિવૃત્તિ અલબ્ધાવ અલબ્ધાવસ્થા અલબ્ધાવસ્થાન નિવૃત્ત નિદ્રા અને નિવૃત્તિ અલબ્ધ સ્થાન એને હોવાનું દે નહીં એમ હોવા ન દે પછી ક્યાંક મને નીંદર આવે છે અને મને <coughs> સહ વાગે ઉઠતી નથી નીંદર તો એ હાલે નહીં દે એમ એ આફડી ઉડાડી દે ઓલા લોકો અને અલબ્ધ અવસ્થાના ક્યાં એને સુખ ન રહેવા દે અને નિંદ્રા ન રહેવા દે ઓલા જેવું કરી દે બધું વ્યવસ્થા કરી દે <coughs> વાંચો વિહિત નિદ્રા નિવૃત્તિ અલબ અલધાવસ્થાન અલબ્ધાવસ્થાન અલબ્ધાવસ્થાન નિવૃત્તિ અલબ્ધાવસ્થાન એ ભેળું છે અને તમસી વિહિત નિદ્રા વિહિત નિદ્રા નિવૃત્તિ નિવૃત્તિરલબ્ધાવસ્થાન પરિક્રામતિ યથા કુશરીરે જીવ જે મનુષ્ય કૂતરાને જેવડા પડ્યા હોય એમ સારી બાજુ માથા પછાડે જે મનુષ્ય આલોકમાં માકડ આદિ જીવોને મારે છે તે એનો દ્રોહ કરવાને લીધે અંધકૂપ નરકમાં પડે છે કારણ કે સ્વયં ભગવાને જ રુધિરપાન આદિ તેની આજીવિકા કરી છે તેને લીધે બીજાને થતા કષ્ટનું તે જંતુઓને તો જ્ઞાન પણ થતું નથી પરંતુ પરંતુ મનુષ્યની આજીવિકા તો ભગવાને વિધિ નિષેધપૂર્વક કરી છે તેને બીજાના કષ્ટોનું જ્ઞાન પણ છે તે અંધકૂપ નરકમાં પશુ મૃગ પક્ષી સાપ આદિ પેટ ઘસડીને ચાલનારા જંતુઓ મચ્છર જૂ પેટ ઘસડીને ચાલનારા જંતુઓને માટે હું આવ્યો શબ્દ સરીસૃપ બોલો સાપ આદિ પેટ ઘસડીને ચાલનારા જંતુઓ મચ્છર જૂ માકડ અને માખી આદિ જીવો જેણે પોતાનો દ્રોહ કર્યો હોય તેને તે બધા કરડે છે તેથી તેની નિદ્રા અને શાંતિ તૂટી જાય છે નિર્ભય સ્થાન ન મળતા તે વિહવળ થઈને ઘોર અંધકારમાં એ રીતે ભટકે છે કે રોગગ્રસ્ત શરીરમાં જેમ જીવ તરફડે છે ન બ્રહ્મદંડ દગ્ધસ્ય ન ભૂતભય દસ્ય ચ નારકાશ નારકાશ્ચાનું ગૃહણંતી યામ યામ યોનિ મસૌ જે જીવ બ્રાહ્મણોના શાપથી બળી ગયો છે અને જે પ્રાણીઓને ભય ભય દેનારો છે તે કોઈ પણ યોનિમાં જન્મ લે તેના ઉપર નારકી જીવો પણ દયા કરતા નથી તસ્માન ન કશ્યચિત દ્રોહમ આચરેત તથા વિધ આત્મન ક્ષેમ મનવી મનવિચ્છન આત્મન ક્ષેમ મનવિચ્છન દૃગ્ધેર દ્રોગધુર્વે પરતો ભયમ દ્રોગધુર્વેર આવ્યો છે કે શ્લોકે કે નથી આવ્યો નથી આવ્યો તો આડો જ નથી આવ્યો આડો છે ને આપણે જો દોડ્યા જતા હોય તો આ તમે એમ દોડો છો એમ તો જાવ તો આડા એકે આવે ને ક્યાં આવ્યો એમાં નંબર નથી લખ્યો કે શું લખ્યું ભાગવતનો ત્રીજો ત્રણ ચૌદ બેતાલીસ વાંચો હાલો દ્રોગ ધુર્વે પરતો ભયમ માટે જે પોતાનું શ્રેય ચાહતો હોય તેણે કોઈનો દ્રોહ નહીં કરવો દ્રોગ દુર્વે પર તો ભયમ એ કોટેશન છે જે દ્રોહ કરનારો હોય એને કોઈ દિવસ ભય નાશ ન પામે એને ભય થાય થાય થાય દ્રોગ દુર્વે પર તો ભયમે માટે જે પોતાનું શ્રેય ચાહતો હોય તેણે કોઈનો દ્રોહ નહીં કરવો જોઈએ કારણ કે પોતાને સુખ અને શાંતિ જો ઈચ્છતો હોય તો એને કોઈનો દ્રોહ ન કરવો કોઈની ઉપર ઈર્ષા ન કરવી કોઈની ઉપર એનો દ્રોહ એનો વેર ન રાખવો કારણ કે પરદ્રોહ કરનારને આલોક અને પરલોકમાં નિરંતર ભય જ રહેવાનો છે ઉપદેશ બે પ્રકારનો છે ક્યાંક આમ કરવું એમ કહીને વિધિરૂપ હોય છે અને ક્યાંક આમ ન કરવું એમ નિષેધરૂપ હોય છે શ્રીહરિએ અહીં શિક્ષાપત્રીના આરંભમાં નિષેધ ઉપદેશ કર્યો છે સહજાન સ્વામી મહારાજ